બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો નહીં હા બહિર્મુખ જ એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર કાયમ ના અંતર્મુખ થાય કામનું નહીં યોગની પ્રક્રિયાથી ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકો એ ભ્રમાવે છે લોકોને એની ગેરંટી કરું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે પડકે આવું કેમ કરી થયું આ તમે સમજ પડી ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરી બતાવે છે લોકોને અને બીજું આ જ ચાલાકી કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ ચાલાકી પડે બીજું આવું ચાલાકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું તું અનાજ સપ્લાય કરીને બહુ થઈ ગયું તો આજે લેખ છે રાખોડી કરે આજે એવો લેખ છે ચમત્કાર મારે થાય કેવી રીતે આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવા માટે યશ નામ કર્મ છે ચમત્કાર નથી ચમત્કાર બાવાઓ કરે બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈસા બાવા માટે કહ્યું એટલે ભગવાને શું કહેલું કે સૂર્યનારાયણ કોઈ તમને હાથમાં સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણ અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે હું લાવ્યો તો તમારે એને શું કેવું છે તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું શું કેવું છે આપણે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કશું જોઈએ છે કોણ તો માનની ભૂખ છે કે કોણ તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્યો માણસ આવું કેમ કરે ચમત્કાર કરે સુખ્ય માણસ ચમત્કાર કેમ કર્યું કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ ભરાઈ લેવા માટે તમારે દબડાવવા માટે જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ છે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય તે આમ સુઈ ગયા હતા તે ચીરા લાગ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તીરનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્પન્ન થઈ પાણી તો ચમત્કાર તો બહાર લોકો નાની પણ હતા ચમત્કાર હોય ને લોકોને ભમાવાની બાજી છે ભાઈ બીજું શું કે ભાઈ જો શક્ય હોય તો વિતરાગથી કાં તો સુધી નબળી ના થાય નબળી થઈ જાય જો એ સાચું હોય ને તો ઘરનું પેલું વિચાર બધા ખોટા પડે સમજે ને એટલે વિચાર બહુ સાચા છે વિચાર બહુ બાદ એમને ખોટા ખાઈ શકાય છે નહીં સમજ પડે ને બીજું કઈ પૂછવું જાવે ઝીણાભાઈ કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે અને દાંત આવે છે મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે અને દાંત આવે છે એ મોટો ચમત્કાર હા જગત ચમત્કાર છે બાળક જન્મ્યો માતાના પેટમાંથી બાળક જન્મે છે આઠો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો થયો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક જણે પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કરી ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવાનું શું ભૂલ થયા બહાર આવ્યા પછી દાંત આવ્યા આ દોટ છે ને એ કે છે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું તાર મહારાજ એવું પૂછે એ ભગવાન અમે જ્ઞાની પુરુષ પૂછી શકીએ કે ભાઈ આની બેન તમારે તમે આને પેટમાં હતો તો જ એને દોત મૂકવા તને વરી પાછળ આ બહાર પછી આ દેઢ વગર શું રાખ્યો આ લાખ મૂક્યું વાંખ મૂકી બધું તૈયારી થાય દોટ મૂકીને મોકલ્યો તો શું બગડી જાત તમને સમજાયું ને એટલે આ દાંત એ ચમત્કાર છે જાતનો કે ચાથી ના મૂક્યા કે જો દોત હોત તો એની માતા ને બધું બદલે તમને સમજાયું ધાવતી વખતે બચકું બદલે તો માતા ધવડાવે નહીં એનો દાડો ભય નહીં કેટલી કુદરતની કરામત કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાયું કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાર પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોટ ઉત્પન્ન થતા નથી નહીં તો ગતકું જોઈ લે ને જો પહેલે દોટ હોત ને તો ધારી શકાય નહીં દોટ થી ધારી શકાય નહીં દોટ હોય ત્યારે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર હા બીજા ચમત્કારોની જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ જ છે મફત જોઈએ છે એટલા માટે ચમત્કાર લોકોને મફત જોઈએ છે એટલે બધા ચમત્કાર દાદા આપના ચરણમાં મારા કોટી કોટી વંદન નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ પહેલા તેમની કૃપા વર્તાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરીને ઉભા છો શું કે છે કોણ છે ભાઈ આને છેડછાડ કરી છું તમે તમે કૃપા કરીને ઉગાડશો એટલે ઉગાડી દીધું પણ આજે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હતિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હતિયોગ હતિયોગ આપણે સંજય વાત ના કરી તે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગ થી હજો કોના જેવી વસ્તુ છે એક માણસ દુખી હોય અને એને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરીએ નહીં વગાડતો બીજો રસ્તો હું દેખાડું ખબર પડે ને કે ભાઈ તું આ જમીન વેચીને તું ખા એકવાર પછી અમને જોઈ દઈશું એટલે એના જોવા એને એને ખબર હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાર પતરી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડી છે શું થયું આ બધી ભસામણો હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે અને પછી મેં ના દારી નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો જો તો તેદાર નો કાળ આજ પડે તો તેદાર હારો કરાશે પણ એકલું એક જ રહેવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજે આજ પ્રગટ કરે છે અને પછી બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન ચૂકો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશું અહીંયા આવજો ખબર છે ને આપડે પેલું રાહત ચોકડી મૂક્યો હોય તો ત્યારે સાચા થાય કે છે શું કહે છે ધંધુલાલ શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેકને જોડે અપલાઈ ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે પણ રાત્રે દરરોજ આઠ વાગ્યા પછી બહાર નીકળે ને અને ત્યાં બ્રાન્ડી લે શું કરે આ બ્રાન્ડી ચડાય વધારે પી ગયા એ પછી ચંદુલાલ ચંદુલાલ રહે ખરા શું થાય ભાન ભૂલી આપડે ના સમજીએ કે ચંદુલાલ નોય અત્યારે પ્રેસિડેન્ટ થઈ બેઠા છે તો હવે ને તો એ પ્રેસિડેન્ટ બોલે તે કે ચંદુલાલ જુદા છે કેમ એક જ છે એવી રીતે આત્મા અને આપણે એની એક જ છે આ બધા ભાન ભૂલી ગયા છે આ એવી સમજણ કેળવવાની ને થાય પોતે પોતે જ પડે એ ભાન થાય કે અમે અમે કરી આપીએ તમને બધા ખબર પણ પોતે પોતાનું જ ભાન કરવાનું આ વ્યવહાર ભાગ ઉડી ગઈ છે એમને સુધર છે વિરોધ છે નહીં એનો એ જ છે આ સોલાર છે તમે કેમ રહે તમને વાતો બધી મોક્ષ માં કેવી જવાય શું છે છૂટવાની જ વાત હોય હા જ્ઞાતિ ના કહ્યું કે તત્ની વાત મારે જાણીશ બીજી વાત નહીં હવે આવું કારભૂત વાત કરે શું બીજા બીજા લોકો છે કે ઝીણા બીજે કહી ગયા કવિ કેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ નૌકાર મંત્ર ની વાત કરી એ જ કરો નૌકાર મંત્ર ની વાત કરી મહારાજ નૌકાર મંત્ર બધા બધા બોલીએ છીએ કે છે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે તમે હું તમને સમજાવું છું આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર તેમાં નમો હરિહંકાણમ નમો સિદ્ધાય નમો હરિયાણ આ નવો લોહી સર્વસાવડમ સાધુ સાધુ કુબે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ તે ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયર્યાણમ આચાર્યને પહોંચે છે નમો સિદ્ધારામ સિદ્ધને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કરવું કોને પહોંચે છે આ ટપાલ એ કે છે ચોવીસ તીર્થંકરો ને અરે તે ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા થઈ ગયા ચોવીસ તીર્થંકરો બેન સિદ્ધ થઈ ગયા હવે એમને આર્યંત ના કહેવાય તમને કેમ લાગે છે ચોવીસ તીર્થંકરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અહંકાર પણ કહીએ તો ખોટું દેખાય શું કે છે ના એવું ચાલે નહીં અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને આપણે સિદ્ધાને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવારે એમને હરિયમ નમસ્કાર કરીએ માટે આજ આ લોકાર મંત્ર ફળ આપતો નથી એટલે પછી મારા આચાર્ય મહારાજાને કહેવું પડ્યું આચાર્ય મહારાજાને કહેવું પડ્યું કે હરિહંતને નમસ્કાર કરો હરિહંત ને હરિહન ક્યાં છે અત્યારે તમે આ સિમંદર સ્વામી ના શું કહ્યું સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એટલે એને તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો હજુ છે હોવા જોઈએ હરિહન તરીકે આ સંજયભાઈ તો આપણું એક ફળ મળે અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યાસ છે એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો દુકાળ એ સંન્યાસ મંત્ર બોલાય પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર રોજગાર છે તો જોયું ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્ર એટલું બધું ફળ આપે છે એમના પૂછ્યા સમજો ને બેને શું કહું જિમ્મેદાર સામે ના ગયેલા ખરાબ કોઈ બીજા પણ આમનું અનુસંધાન છે આપણા અને આપણા સત્યનારાયણ સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપડે મારે તો કશું કરવું નતું પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રહેશે મહેસાણા સવા લાખ ની થયેલી તે સવા લાખ એ પૈસા ક્યાંથી આવતા હશે પૈસા તો બેંક પૂંછાવી હોય ને પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી પાપી પાસે કઈ શું હોય નહીં આજે તો પાપી પાસે જ છે ના પાપી પાસે નથી હું તો આપને સમજાવું બરોબર ના હું આપને તમે મારી વાત સમજો એક વાર કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે પુણ્ય વગર તો ચોરી ચોરીનો પૈસો આપણને ના અડે પણ એ એ પાપા નું પણ પુન છે કેવું છે એ બેન કે પાપ તે છેવટે માં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પુન એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે ખબર કઈ ને મારા ખરા વિચાર આવે કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેરફેર કરવાનો વિચાર આવે સમજો ને એ અધોગતિ જાય છે અને પૂન ભોગવી પૂન ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો છે અને પુનઃનુબંધી પુન હોય તે પુણ્ય ભોગવે અને નવું પુન ઉભું થાય એના કરતા પુનઃનુબંધી પાપ સારું ત્યાં જ કાક પાક લાવવામાં અડચણ પડે પણ આખો દાડો છે તે ભગવાનના નામ પર કર્યા કરતો હોય તો ને એ પુનઃનુબંધી પાપ આ જગતમાં પાપ છે પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે ત્યાં ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી છે દીધી ને કઈ છું અનુભૂતિ આપડે સ્થળ પર અનુભૂતિ જ જોઈએ મોડામાં સાકર મૂકે એટલે તમારે ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુ દાડા કર્યું આ હરિનુભૂતિ નથી કરાવી એટલે આ બેનને તમને બેવને અનુભૂતિ પેલી મને એમને કહ્યું કે એમને ઉપકાર છે કે છે આ દેખાય છે જ્ઞાની પુરુષ છે શું છે અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન મહી પ્રગટ થઈ ગયા છે અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે હવે એમના મનમાં તે શું છે કહું એ ત્રણસો ને સાઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર ફૂટે છે એટલા સારું એ ત્રણસો સાઠ ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું શું કરું છું નમસ્કાર તમારે ચાર ફૂટે છે એટલે તો આ તમારા બધા કઈ ખૂટે છે ખરું થોડું ઘણું એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાનને અસીમ થઈ જાય કારો બરોબર ને હું મારું ખૂટતું પૂરવા કરવા માટે કરવું છું તમારે તમારે ખૂટતું કરવું બોલો તમારા વાંધો આવે એવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી હું થવા માગતો નથી શું કહું મસ્ત આ ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે કાળ બધા જો ભગવાન કરતા હોય મારે શું કરવું છે મારે આ નાની પુરુષનું પદ મારા આનંદ નો સુખ નો પાર નથી શું કહ્યું મારી સમાધિ નો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્ત થી તો મારે કહ્યું શું ભાઈ કહ્યું ભગવાન થઈને માર્ગે થયું એટલે આ દાદા ભગવાનના અતિ જય જયકાર બોલવાથી આપણા ભગવાનનું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બોલ જોઈતું દાદા ભગવાન અસીમ કહ્યું તારીખ આઠ છ ત્યાંસી તિરાપન રોડ શાહીબાગ અમદાવાદ સવાર યુવાચાર્ય મહાપ્રજ્ઞ મારા સાથે क्यों बताऊं कि न मेरी मृत्यु कुतो भीति मेरी मौत नहीं होती फिर मुझे डर क्या न मे व्याधि कुतो व्यथा शरीर रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवा बाल न बूढ़ा हूँ न बच्चा हूँ न युवा हूँ एतानी पुद्गल ये तो सारी पुद्गल की अवस्थाएं उसमें है ही नहीं पुद्गल ही तृप्त पुद्गल से पुद्गल तो तृप्त होते हैं यंत्रात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है पर तृप्त समारोह को ज्ञान इनायतन नहीं जीते यह कर्तृप्ति का जो समारोह है तृप्ति होती है पुद्गल की मान लेता हूं मैं तृप्त होता हूं ज्ञान इन्हें स्तन नहीं देते ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता हाँ चर्चा भेद विज्ञान से ही शुरू करें हाँ, करें हाँ। चर्चा वेद विज्ञान से शुरू करिए वेद वेद विज्ञान या चर्चा शुरू करिए आपके हाँ। वो चर्चा बोला जाता है जी वेद विज्ञान की चर्चा होती है कभी चर्चा का होता है है ठीक चर्चा का हाथ वार्ता लाभ होता है चर्चा का कोई अलग हाँ, अर्थ नहीं है वार्ता वार्तालाप चर्चा का अर्थ और नहीं है हाँ, ये तो बीट काल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी सब चर्चा सबको बदनाम कर दिया चर्चा सबसे बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान नहीं तो वाला आत्मा तो सर्टिफिकेट मिलता है कि नहीं मिलता है <laughs> है दस रुपये किलो भेड़ भेड़ मिलता है बीस रुपये बीस रुपये किलो तो भेड़ भेड़ वाला आत्मा बीस रुपये किलो की माफक है निर्भेड़ आत्मा हम्म, भेद विज्ञान से प्राप्त हो वही भगवान वही अंतरात्मा और वही परमात्मा વહી અંતરાત્મા और वही परमात्मा अंतरात्मा होना अंतरात्मा हो गया फिर क्या कुछ करने का बस अंतरात्मा परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है सब सभी हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा अंतरात्मा होना शुरू हो जाता है फिर हो जाता है ये हो जाता है हाँ भगवान ગુજરાતીમાં સમજી શકાય हाँ, बरोबर. हाँ हाँ वस्तु को जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो हो रहा है वस्तुत्व का पूर्णत्व इससे आते हो रहे हैं दूसरे की कोई हेल्प की जरूरत नहीं क्रिया चालू हो जाती है हाँ। निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है फिर हाँ। निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खुद से भी खुद सब चलते एवं भूत नये में आ जाता है एवं भूत नये में आ जाता है सबसे अंतरात्मा हो गया क्यों हो गया वो हाँ। अभी बहिर्मुखी मूल आत्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ है पर और कॉलेज में कहा तक जाने का है हाँ, बुधात्मा है वहां तक अंतरात्मा नहीं हो गया वहाँ तक कॉलेज में जाने का है कॉलेज की जरूरत ही नहीं मैं बहुत बार कहा करता हूँ तो कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं है एम कहते कि मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्ता नहीं मूर्ता मिटाने का काम नहीं है मूर्ता ना मिटावे मूर्खता करे कॉलेज वाले ये कॉलेज की मैं बात नहीं करता वो भावी कॉलेज हाँ। जो है जो अंतरात्मा बनाता है वही कॉलेज वहाँ तो मूर्खता निकलती है ठीक है वो भावी कॉलेज क्या है बुधात्मा में अंतरात्मा हो जाता है हाँ। आते आते आते जब उसका कौन है आज की आज की हो जाता है हाँ। तो अंतरात्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे व्यापक बनाए ये આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम हो रहा है कम हो रहा है पहले से ही कठिनता थी अभी नहीं आज नहीं पहले से ही कठिन हाँ। महावीर के टाइम में भी कठिनता थी बस आज ज्यादा जरूरी है क्योंकि मूर्खता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મૂર્ખતા વધી ગઈ છે मुट्ठी- मुड़ता है दूसरा है सब लोग मुड़ता पर से बाहर निकलने का प्रयत्न बहुत है सबका उसका प्रयत्न काम नहीं लगता है अभी आपका विदेश की यात्रा का क्या अनुभव रहा आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा फॉरेन ने यात्रा का अनुभव के लिए हम फॉरन आदमी के लिए नहीं गया था हाँ। अपना इंडियन के लिए हम गया था हाँ। उनको तकलीफ बहुत है लोग को हाँ। और धर्म तो अमेरिका हाँ। हाँ। नहीं लंदन भी हाँ। लंदन वाला वेदांति लोगों तो बहुत है इसके लिए हम हमारे वाले तो भगवान ने ना बोला है नहीं तो उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला ત્યાંના લોકોને આ સમજવાનું મળ્યું वो बहुत समझने के मिला क्या हाँ वस्तु का भाव हो गया कितना आदमी को आज तो इतना कागज आता है अच्छा कागज इतना कागज आता है कि न कुछ बात तो वस्तुत्व का भाव हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया है और सर्टिफाइड सर्टिफिकेट मिल गया है विदेशियों को कैसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा ये भी बोले उसको कुछ अंदर भे- अंतर भेद होता है फिर कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है थोड़ा फल तो मिलता है फिर का उसकी तो समझ नहीं फिर फिर अवैध हो जाएगा फिर बच्चे की हो सकता है ये रूप पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं ये ठीक पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। पुनर्जन्म आयुर्वेद का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ સૂત્ર में पुनर्जन्म से ही सब सारा सु- शुरू होता है आचरण सूत्र पुनर्जन्म से ही शुरू થાય છે हाँ पुनर्जन्म से જ તે मोक्ष का मार्ग उसका ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया पहले ही अपने वो मेघ के बारे में वही हाँ। जाति स्मरण हो गया जाति पुनर्जन्म का है हाँ। याद कहिए वो आप बताइए तो आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी मैंने बताई पुस्तक सुबह ही बताई अच्छा नहीं कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया और आज तू क्या कर रहा है એ સંબોધનમાં છે ને શરૂઆત એનાથી થાય છે જાતિ સ્મરણ પણ સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે पुनर्जन्म समझे तो फिर उसका बहुत बात समझ गया हाँ अद्वैत विज्ञान में कितनी कितना ज्यादा बात तो इसमें पुनर्जन्म में समझ जाता है हम्म। मगर पुनर्जन्म समझता है नहीं सब लोग ऐसे मानता है सब लोग ने बोला कि अपना पुनर्जन्म है गए पीछे का अवतार का ये लहर है ये पीछे का अवतार का ये ये ऋणानुबंध है सब मानते हैं मानते हैं पर जानते समझ में नहीं, नहीं जानते नहीं है तो फिर फिर एक फॉरन वाला था हाँ। वो साइंटिस्ट हमको मिला औरंगाबाद में हाँ। तो ऐसी माला पचास सौ हमको तो लगा दी अच्छा तो उसको देख के एयरपोर्ट पर देख के उसको ये हो गया कि कौन आदमी है तो हाँ, ठीक है बाकी दुनिया पुनर्जन्म मानती नहीं हिंदुस्तान अकेला ही मानता है हाँ, ठीक है तो सिक्सटी करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब चार बजे आदमी पुनर्जन्म नहीं मानता है इसलिए आपका मत होता नहीं सच्चा है हम सत्ता मानता नहीं मगर हम तलाश करने के लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से तो सब महात्मा को जब पूछ लिया वो महात्मा ने बता दिया कि भाई एक आदमी को आठ बजे जन्म एक बच्चा को होगा वो आराम से जिंदा रहता है एक आदमी को आठ आठ बजे जन्म हो गया है वो मर जाता है इसकी मदर बदल जाती है इसका फादर बदल है एक गरीब के वहाँ जन्म होता है धनवान राजे के वहाँ होता है हाँ। वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी हाँ। क्या बोल दिया भगवान की मर्जी थी सब पानी पानी डाल दिया सब सबकी विलिप से पानी डाल दिया मेरे बोलने लगे आप कुछ इसके आगे बताने के लिए तैयार है मैंने बोल दिया कि मैं विज्ञान से बताने को तैयार हूँ वो तो बोलने लगा कि मैं पांच साल आपके साथ रहेगा मैंने बोला सिर्फ मेरे को पांच साल टाइम नहीं है नहीं बोलने लगा कि भाई आप बताने को नहीं मिलता मेरे को बताने को तैयार है विद इन टेन मिनट एक प्लेन में बता देंगे आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए basic basic not in detail बता दिया गया तो तो. मुस्लिम भी समझ जाता है कोई भी आदमी समझ जाता है हाँ समझ सकता है तर्क से नहीं हो सकता अनुभव से हो सकता है कैसा ही बॉडी हो जाता है कैसा पुनर्जब होता है बॉडी किस किस तरह माफिक होता है वो सब जो जानता है ज्ञानी वो सब बता सकता है ये तर्क का काम नहीं है ये अनुभव का काम ये तर्क का काम नहीं है अनुभव का काम हाँ, तर्क का काम तर्क वहाँ चलेगा तर्क नहीं चलेगा तर्क तो कहीं ज्यादा जानते हैं बहुत प्रमुख है वे लोग हाँ, और तर्क से जो ग्राफिंग कर किया है तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल यूजलेस माना जाता है और हाँ, से जो ग्राफिंग करता है ऐसा ग्राफ करता है तर्क से वो सब इससे से तर्क हाँ, का नहीं चलेगा आपने तर्क का ग्राफ देखा नहीं देखा तार्किक ग्राफ नहीं देखा ऐसे ग्राफ करता है ऐसे ग्राफ हाँ, तो वो नहीं चलता है तो बात है महावीर का सिद्धांत है जिधर विरोधाभास कभी है ही नहीं हम्म। अनुभव का है प्रज्ञा का है अनुभव का है प्रज्ञा का है अनेक अंत है हम्म। साधवाद है और महावीर हार के बैठा के दुनिया से हार के बैठा है तथा दुनिया क्या बोलती वो जीत के बैठा है सबके हार के बैठा है और दुनिया क्या बोल रही है वो जीत के बैठा है तो हमारे पास बड़े बड़े पंडित आता है वो निवेदन मारता हम्म। तो हम बोलता है कि हम आप बड़ा पंडित है विधान है हम ऐसा है चलिए हम हम हार के बैठे लाए तो बोलने लगता है कि ऐसा नहीं आप हार के बैठा ऐसा नहीं बोले चलेगी सही चलेगा ऐसा हम हमको तो हमारा जवाब देना ही पड़ेगा हम बोलेगा जवाब देगा तो तुम हार के पीछे जाएगा इधर से अभी जीत अभी जीत में हो हाँ, आराम से हो घर जाके हो जाओ हो जाओ आराम से आचार्य श्री के पास गाने में कुछ आर्य समाजी विद्वान आए उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे राजेश ने कहा क्यों करना चाहते हैं की बात हम तो अनुभव ज्ञानी तो है अनुभवी ज्ञानी नॉट थियरिटिकल अनुभवी भक्ति गल है हम हम्म। हाँ, हाँ। पंडित जी की बातें जानते हैं और धीरे धीरे हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ और हाँ, हम खुद भी समझता ही नहीं ये वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता है मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या कॉन्ट्रैक्टर तो कॉन्ट्रैक्टर तो- धंधा क्या चलेगा हाँ मगर वो जो सिद्धांत करना का सिद्धांत जो होता है तो करना ही पड़ता है तो कर्म का सिद्धांत है हम्म। जैसे जैसे पत्ता का होता है जैसा नहीं करना पड़ता जैसे भी धंधा नहीं हाँ। पत्ता है पसंद नहीं पड़े तो करना पड़ता है हम्म। प्रत्याघात भोगना पड़ेगा पैरालिसिस हो जाए तो हाँ। करना ही पड़ता है ना इसलिए ये भी वैसी हाँ, है <clears throat> कुछ लोगों से दादा हमने ऐसा सुना है कि आपने श्री सुमंदर साहब से संपर्क किया है तो क्या बात है हमको वो एनओसी मिल गया है हम्म। वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको सी दे दिया है जो ऑब्जेक्शन हम्म। कोई हमको रोक सकता नहीं कैसे होगा अनुभव के स्तर पर कोई दो होता नहीं तर्क से कोई एक बनता नहीं तो अपने आप ही हो गया सर्टिफिकेट <laughs> जैसे कि तर्क से दो होता नहीं है नहीं नहीं एक नहीं एक नहीं होता है अनुभव में कोई दो होता और नहीं अनुभव में कोई दो होता नहीं हजार आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा और હજાર हजार- આદમી ભેગા થશે તો અનુભવ બધાને એક જ હશે કે और हजार तार्किक मिलेंगे तो पांच हजार અત્યારે આપને નામ? ને હજાર પા- હજાર અગ- અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો પાંચ હજાર એના મ- અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે એટલે હજાર જ્ઞાની હશે मत एक તો મત બધાનો એક જ હશે वो एक लाख आदमी हो- ज्ञानी हो तो एक ही होगा। हाँ लाख और एक आदमी का हजारों बस क्योंकि विकल्पी है और ज्ञानी निर्विकल्पी है हाँ, निर्विकल्पी इधर होता है नहीं कोई दूसरा ભારત સાહેબ પૂછે છે हाँ। ભારત સાહેબ પૂછે છે કે અ, અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું એ શું છે मेरा तो आपके साथ भी है अकेला सिमंदर साहब के साथ नहीं मेरे साथ तो क्या सिमंदर साहब ये सबसे बड़ा हो गया आप नहीं बड़ा है बड़े छोटे आप भी है आप जो मैं मैं भी जानता हूँ कोई से चेंज नहीं है कोई मगर वो व्यवहार से वो बड़ा है और निश्चित से तो नहीं गए नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ यह सी या ना सी जानना चाहता हूँ એ કે છે કે બ- આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે इतना हमको संपर्क हो गया है कि ये भारत देश में इनका दर्शन चालू हो जाए क्योंकि सबको श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है अपनी बात तो फिर सबका तो मान्यता या ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप नया मंदिर बना रहे हैं इसमें सुमंदर स्वामी भी होंगे वासुदेव भी होंगे और शिव भी होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा दादा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है फिर वो नई श्रद्धा और शुरू हो जाएगी क्या आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है तो फिर ये नई श्रद्धा के नाम से नया क्यों किया जा रहा है કે ગઈકાલે આપણે પેલી વાત કરી ને કે સિમંદર સ્વામી નું વાસુદેવ નું અને શિવ નું મંદિર થવાનું છે તો કે કે આ કે છે કે દાદા ભગવાન નામથી એક આ નવું ઉભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકોમાં ઉભી થાય એટલે ત- દાદા ભગવાન તો અંદર છે दादा भगवान लेवा देवा नहीं इसमें दादा भगवान ने क्या ले लेता है वो तो मोक्ष मोक्ष में जाने वाला है इधर क्या करेगा वो आप समझे? वो तो व्यवहार है वो तो मंदिर है ना तो व्यवहार है इसमें रिश्ते वाले को कोई जरूरत नहीं है तो दादा भगवान निश्चय वाले ने ऐसा किया है ना इसलिए लोग उसको फिर व्यवहार करेंगे हम्म? निश्चय मानने वाले ने जो तो ऐसा किया है व्यवहार का प्रवर्तन निश्चय मानने वाले ने ऐसा व्यवहार का प्रवर्तन किया है ना व्यवहार से निश्चय होता है मतलब व्यवहार पहला होना चाहिए व्यवहार से पुण्य पाप भी होता है इससे आगे चलता है थोड़े थोड़े थोड़े थोड़े अरे आई तो तीर्थंकर तो चाहिए नहीं तीर्थंकर नहीं बिना तीर्थंकर बिना क्या दूसरा तीर्थंकर को है ही नहीं नहीं, तीर्थंकर से जब आप यहाँ से साक्षात करते हैं तो सभी यहीं से कर सकते हैं तीर्थंकर से जब आप हमारा संबंध होगा तो वहीं से करेंगे फिर यहाँ से क्या कराते हैं તીર્થંકર કે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો સીધું ત્યાંથી જ કરાવી શકો છો તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર સિમંદર સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે ડાયરેક્ટ કરાવો છો તો પછી આવું અહિયાંથી કરાવવાની જરૂર શું દેરાસર બનાવવાનું ને મારે જરૂર નહીં આપકો જરૂર નહીં हमको तो इसमें कोई फायदा ही नहीं चंद्र जरूर नहीं हमारे दर्शन की भी जरूर है देरासर में दर्शन की जरूर आई नहीं मगर करता भी है क्योंकि पीछे वाले को ऐसा नहीं लगे कि व्यवहार खोटा है व्यवहार का पालन करते हैं हाँ अच्छा, लोग समुदाय का लिए हमें करता है हमारे क्या जरूरत है तो मूर्ति का हमको अमूर्त हो गया फिर अमूर्त का दर्शन अमूर्त का ज्ञान अमूर्त का चारित्र देखा है हमने अमूर्त का चारित्र क्या है हमने देखा है हमारा अनुभव में है व्यवहार का पालन तीर्थंकर जी करते व्यवहार का पालन कर भी करते हैं व्यवहार का पालन शिक्षण करना ही पड़ता है व्यवहार का पालन तीर्थंकर बहुत अच्छी तरह से ज्यादा करता है क्योंकि कहते हैं कि अगर हम नहीं करेंगे तो पीछे वाले पालेंगे नहीं કે હમ નહીં કર- એટલા માટે કરે કે એ પોતે જો ના કરે તો પાછળના લોકો કરે. हाँ, पब्लिक बड़ी ऐसी चली जाएगी नहीं तो फिर एक नई मूर्ता और पैदा होगी नई मूर्ता और पैदा होगी एक કે આ એક નવી મૂર્તા પેદા થશે अच्छा મૂર્છા हाँ, मूर्छा મૂર્છા हाँ, मूर्छा મૂર્છા इससे ये सब मुद्दा है ना इससे वो अच्छी रहेगी मुद्दा तो फिर उसको मूर्छा कहिए आप फिर उसको मूर्छा कहिए ये नई मूर्छा मैंने पैदा की है और ठीक तब मैं मान लूंगा इस बात को તો કે છે તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું માની લઈશ કે છે. हमें करिए नहीं हमारे हमारे को क्या है? हमारे को लेना देना नहीं हमको जो संकेत मिला है सबको दे दिया बोल दिया कि भाई तुम्हें ऐसा जो करना हो तो करो नहीं करना हो तो तुम्हारे ये संकेत सिमंदर स्वामी ने दिया आपको ये संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको आप ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको स्वामी को क्या जरूर है इनकी कुछ जरूर नहीं इनके तो हो तो बाकी दुनिया का ब्रह्मांड भगवान हो के व्यवहार में लगता है और इससे रखता है इनकी क्या जरूर है जरूर जिसको है उसको है नहीं तो जब आप कह रहे हैं आप जब ये भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला है संकेत मिला है उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा કે આપ જે કહો છો ને કે મને સંકેત મળ્યો છે આવો તો કે લોકો એવું એનું તાત્પર્ય સમજે છે કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો એમ. हाँ भगत इसमें क्या कुछ भूल है कुछ भूल होता है इसमें संकेत મળ્યો છે કે નહીં મોટા में हिंदुस्तान में कमी है मुर्चा तो भूलता था महात आगर हो गए मूर्छा तो घनी मूर्छा तो बहुत ये मूर्छा कमी करने के लिए हो रहा है आपको मैं सत्य बताता हूँ ये मूर्चा जो मारता जो हुआ है इससे कमी करने के लिए मूर्चा है ये भी मूर्चा है ये भी मूर्चा है इससे आगे जाने का है मूर्चा से मूर्चा काटने का है विशेष से विश्व